એ આવો આવો મારા નાના નાના ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો રાજકોટમાં બેઠા બેઠા મયુરી વાર્તા સાંભળે છે અને જામનગરમાં બેઠા બેઠા સુધાંશુભાઈ વાર્તા સાંભળે છે ઓહો હો હો હો આવો આવો મારા નાના નાના ભટુરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને ગીજુભાઈ બધેકાની વાર્તા કહેવાનો છું મુછાળીમાંની વાર્તા <laughs> વાર્તાનું નામ છે ખેતલી ધ્યાનથી સાંભળજો ભાઈ એક હતો વાણિયો અને એક હતી વાણિયણ વાણિયણ ખાવકડ અને વાણિયો કંજૂસ પણ વાણિયણ હતી પાકી હો ભાઈ આ પોતાનો પતિ ઘરમાં હોય ત્યારે થોડુંક થોડુંક ખાય અને બહાર જાય ત્યારે પાછળથી પોતે સારું કરીને ઉડાવે સારું કરીને ખાય હો એક દિવસ વાણિયાના મનમાં વહેમ પડ્યો એ કે આટલું આટલું ઘરમાં લાવું છું ને એકદમ ખૂટી કેમ જાય છે લાવને જોઉં તો ખરો કે ઘરનું માણસ તો ખાઈ નથી જતું ને એમ વિચારીને વાણિયણને એણે કહ્યું સાંભળ્યું કે મારે પાંચ સાત દિવસના ગામત્રે જવાનું છે પાંચ સાત દિવસ બહાર ગામ જવાનું છે એટલે મને ખાવાનું રાંધી આપ રસ્તામાં ખાવાનું ભાતું કરી આપ વાણિયણ તો રાજીની રેડ થઈ ગઈ હો ભાઈ એણે તો ઝટ ઝટ ભાતું કરી દીધું અને વાણિયાને વળાવ્યો વાણિયો તો પોતાના ભાઈબંધને ઘરે જઈને આખો દિવસ રહ્યો સાંજે વાણિયણ દેરાસરે ગઈ ત્યાં વાણિયો છાનો માનો ઘરમાં બેસી ગયો અને ઘરની એક મોટી કોઠી હતી ને એમાં સંતાઈને બેઠો રાત પડી વાણિયણનો હરખ ક્યાંય માતો નહોતો એ તો કે હાશ હવે પાંચ દાડા સુધી મીઠું મીઠું ધરાઈને ખાઈશું આપણે તો મોજ પડી જવાની છે આમ વિચારીને વાણિયણ પોતાની પાસે સુવા માટે પાડોશની એક છોકરીને બોલાવી આવી એનું નામ હતું ખેતલી હા વાળું કરીને જમીને બંને જણી સૂતી અડધી રાત થઈ ત્યાં વાણિયણ જાગી અને ખેતલીને કે ખેતલી ખેતલી રાત કેટલી ખેતલી કે બા હજુ તો બાર જ વાગ્યા છે રાતના વાણિયણ કે મને તો બહુ જ ભૂખ લાગી છે આ પેલા ખૂણામાં શેરડીના સાત સાંઠા પડ્યા છે તે લઈ આવ આપણે બે જણિયું ખાઈએ પછી વાણિયણે અને ખેટલીએ સાંઠા ધરાય ધરાઈને ખાધા શેરડીના અને પછી સૂઈ ગઈ વાણિયો બેઠો બેઠો કોઠીના કાણામાંથી બધું જોતો હતો હો ભાઈ એ તો કે માળો આ તો ભારે લુચ્ચી લાગે છે કાંઈ વળી જ્યાં બે વાગ્યા રાતના ત્યાં વાણિયણ ઉઠીને ખેટલીને કે ખેતલી ખેતલી રાત છે કેટલી ખેટલી કે બા હજુ તો બે જ વાગ્યા છે વાણિયણ કે પણ મને તો બહુ જ ભૂખ લાગી છે આ છ સાત સુવાળી કરી નાખ તમે બધાએ સુવાળી ખાધી છે ને હા તે વાણિયણ કે છ સાત સુવાળી કરી નાખ એટલે આપણે નિરાતે ખાઈએ કોઠીમાં બેઠેલો વાણિયો વળી મનમાં ને મનમાં બબડો ઓય ઓય આ તો ભારે લુચ્ચી ખેતલીએ તો સુવાળી કરી સુવાળી બંને જણીએ ખાધી ને પાછી સૂઈ ગઈ જ્યાં રાતના વહેલી સવારના ચાર વાગ્યા ત્યાં વળી પાછી વાણિયણ જાગીને બોલી ખેતલી રે ખેટલી રાત છે કેટલી ખેટલી કે બા હજુ તો ચાર જ વાગ્યા છે વાણિયણ કે બેન મને તો બહુ જ ભૂખ લાગી છે આ થોડો શીરો હલાવી નાખને છોડીએ તો થોડોક શીરો કર્યો અંદર ઘી નાખ્યું પછી બંને જણીએ શીરો ખાધો ને વળી પાછી સૂઈ ગઈ કોઠીમાં બેઠો બેઠો વાણ્યો તો દાંત ભીસવા લાગ્યો વળી જ્યાં સવારના છ વાગ્યા ત્યાં વાણિયણ પાછી જાગીને કે ખેતલી રે ખેતલી રાત છે કેટલી ખેતલી કે બા હજુ તો છ જ વાગ્યા છે ત્યાં તો વાણિયણ કે હું હજુ તો ભૂખી જ છું આ થોડી ધાણી ફોડ જોઈએ આપણે થોડી ધાણી ખાઈએ ને પાણી પીએ ખેટલીએ તો ધાણી ફોડીને બંને જણીએ ખાધી ઓ ભાઈ કોઠીમાં બેઠેલો વાણિયો મનમાં ને મનમાં કે સવારે વાત છે આ વાણિયણની પછી ખેટલી પોતાને ઘેર ગઈ અને વાણિયણ પાણી ભરવા ગઈ પાછળથી વાણિયો કોઠીમાંથી બહાર નીકળી ને ગામમાં ગયો અને થોડીક વાર પછી પોટકું હાથમાં લઈને પાછો આવ્યો વાણિયણ તો ઝાંખી પડી ગઈ હો કે આટલા બધા વહેલા કેમ આવી ગયા પાંચ દિવસનું કહીને ગયા હતા ને એના મનમાં થયું કે ગમે તેમ હોય પણ વાણિયો વાત જાણી ગયો છે વાણિયણે તો પૂછ્યું આ તમે ચાર પાંચ દિવસને ગામતરે ગયા હતા અને આમ પાછા કેમ આવ્યા એક જ દિવસમાં વાણિયો કે મને તો અપશુકન થયા એટલે પાછો આવ્યો છું વાણિયણ કે પણ કહો તો ખરા એવા તે વળી શા અપશુકન થયા તમને વાણિયો કે રસ્તામાં એક મોટો સાપ આડો ઉતરો મને વાણિયણ કે હાય હાય મોટો સાપ તે કેવડો હશે વાણિયો કે કેવડો તે કેમ શેરડીને સાત સાઠા જેવડો <laughs> વાણિયણ કે પણ એની ફેણ કેવડી એ તો ખો ફેણ તો મોટી બધી સાત સુવાળી જેવડી હતી વાણિયાએ કહ્યું પેલી વાણિયણ કે તે સાપ ચાલતો તો કેમ કરીને એ તો કહો ભાઈ કે કહું શીરામાં જેમ ઘી ચાલે એમ ચાલતો હતો સાપ વાણિયણ કે તે સાપ ઉડતો તો કે નહીં વાણીઓ કે હા આ તવીમાં જેમ ધાણી ઉડે એમ ઉડતો હતો વાણિયણને પાક્કી ખાતરી થઈ ગઈ હો કે જરૂર વાણિયાભાઈ બધી વાત જાણી ગયા છે એટલે પોતે તો વિલા મોઢે વાણિયાને પગે પડીને માફી માંગવા લાગી વાણિયાએ તેને તે દિવસે જવા દીધી હો પણ પછી બંને સમજી ગયા આ વાણિયાભાઈ લોભી મટી ગયો અને વાણિયણ ખાવકળ મટી ગઈ અને બંને સંપીને રહેવા માંડ્યા ઓ ભાઈ આ તો તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો